ભિખાર પાછળ પડ્યો છે તે ભગવાનને કહે છે તમે બીકણ લાગો છો તમે રણ છોડીને જાઓ છો તમે બહુ બીકણ છો ભગવાન કહે છે તું મારા પાછળ પાછળ આવજે એટલે પછી તને હું બતાવું છું કેવો છું તે કાલ્યવન બોલ્યો છે રણ છોડ રણ છોડ એવું બોલ્યો તેથી નામ પડ્યું રણ છોડ તું મારા પાછળ આવજે પછી તને ખબર પડશે હું કેવો છું ગિરનાર પર્વતમાં મુચકુંદ રાજાની ગુફા છે અને તે ગુફામાં પ્રવેશ કર્યો સૂતેલા મુચકુંદને પ્રભુએ પીતાંબર ઓઢાડ્યું કાર્યવન પાછળથી આવ્યો એને એવું થયું કે શ્રી કૃષ્ણ જ સૂતેલા એને લાત મારી તે મુચકુંદ મહારાજ જાગ્યા એમની નજર પડી તે કાર્યવન પડીને ભસ્મ છે મુચકુંદ રાજાને દેવોનું વરદાન હતું કે નિદ્રામાં ભંગ કરે તમારી નજર પડે ત્યારે બળીને ભસ્મ થશે પછી તો મુચકુંદ મહારાજને દ્વારિકાનાથના દર્શન થયા મુચકુંદ રાજાએ પરમાત્માની સ્તુતિ કરી વિમોહિતો જન ઈશમાયયા સ્વદીયયા ત્વામ ન ભજત્યનલસદૃક સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે गृहेषु विंशत्पुरुषश्च वञ्चितः મુચકુંદ મહારાજ પરમાત્માની સ્તુતિ કરે સત્સંગ વિના વિવેક જાગે નહીં સત્સંગ વિના માનવને સ્વદોષનું ભાન થતું નથી મેઘાચાર્યજીનો મને સત્સંગ થયો તેથી મારું જીવન સુધર્યું આ માનવ કેવો ગાફલ છે બહાર ગામ જવું હોય ને તો કેટલાક બે ચાર દિવસથી તૈયારી કરે ઘરમાં લગ્ન હોય તો કેટલાક બે ચાર મહિનાથી તૈયારી કરે પણ મૃત્યુના ઘેર જવું છે એની તૈયારી કોઈ કરતા નથી આ કથા હમણાં પછી રોજ થોડી થોડી મરવાની પણ તૈયારી કરજો મરવું પડશે છૂટકો જ નથી માનવ જીવનમાં મરવાની તૈયારી કરતો નથી તેથી અંતકાળમાં બહુ પસ્તાય છે એને અતિ દુઃખ થાય છે ખાસ જે કામ કરવાની મુચકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો અને પછી તો એ જરાસંધ અઢારમી વખતે યુદ્ધ કરવા માટે આવેલો બ્રાહ્મણોને ધમકાવીને આવ્યો હતો કે મારી હાર થાય તો હું ઘેર આવીને તમને મારીશ તમારી કત્તલ કરીશ ભગવાનને બ્રાહ્મણો બહુ હાલા લાગે છે પ્રભુએ એવી લીલા કરી કે જરાસંદની જીત થઈ અને શ્રી કૃષ્ણની હાર થઈ જરાસંદ પાછળ પડ્યો છે ત્યારે શ્રી કૃષ્ણ દક્ષિણ ભારતમાં હતા સુદૈવ બ્રાહ્મણ દોડતા દોડતા રૂકમણીજીના મહેલમાં ગયા બ્રાહ્મણ બહુ પ્રસન્ન દેખાય છે એટલે રૂકમણીજી સમજી ગયા કામ કરીને આવ્યા રૂકમણીજી વંદન કરે છે ભૂદેવે કહ્યું કે બેટા તું જરાય ચિંતા કરીશ ને હું તો દ્વારકાનાથને સાથે લઈને જ આવ્યો પ્રભુ સાથે બધી વાતો થઈ છે પ્રભુએ તને અપનાવી છે તું અંબાજીની પૂજા કરવા જાય છે ને ત્યાં જ રથ લઈ આવશે અને તને ત્યાં રથમાં બેસાડીને દ્વારકા લઈ જવાના રૂકમણીજીએ જયારે સાંભળ્યું કે પ્રભુ પધાર્યા છે અને મને દ્વારકા લઈ જવાના છે અતિ આનંદ થયો જે પરમાત્મા પતિ મેળવી આપે એને હું શું આપું સૂર્ય બ્રાહ્મણને વંદન કરીને કહ્યું છે મને આજ્ઞા આપો હું તમારી શું સેવા કરું બ્રાહ્મણે બે હાથ ઊંચા કર્યા છે બેટા મારી કોઈ સેવા નથી મારો હૃદયનો આશીર્વાદ છે તારો જય જયકાર થશે ભગવાનની અનેક રાણીઓમાં સર્વથી શ્રેષ્ઠ તું થઈ છે તારું સૌભાગ્ય અખંડ રહેશે બ્રાહ્મણે કઈ લીધું નહીં આશીર્વાદ આપીને ઘેર ગયા આજે રૂકમણીજીનું હૃદય પીગળ્યું છે આ બ્રાહ્મણ કેવો છે મારા માટે દ્વારકા ગયા બહુ પરિશ્રમ લીધો પણ કઈ લેતા નથી રૂકમણીજી વંદન કરે છે શ્રી શ્રીહર સ્વામીએ ટીકામાં લખ્યું છે લક્ષ્મી તો બ્રાહ્મણના ચરણમાં વંદન કરે છે બ્રાહ્મણે બહુ ભીખ માગે ને તો સમજવું કે એને સૂર્યનારાયણનો શાપ થયો તે બરાબર ત્રિકાળ સંધ્યા ગાયત્રી કરતો નથી ત્રણ વાર સંધ્યા કરનાર બ્રાહ્મણની ચિંતા સૂર્યનારાયણને થાય બ્રાહ્મણના ચરણમાં તો લક્ષ્મી વંદન કરે છે સુરેવ બ્રાહ્મણ આશીર્વાદ આપીને ગયા છે આ બાજુ શિશુપાળ અનેક રાજાઓ સાથે જાન લઈને આવેલો બધા બેઠા હતા ત્યાં સમાચાર આવ્યા દ્વારકાથી શ્રી કૃષ્ણ પધાર્યા શ્રી કૃષ્ણ પધાર્યા છે તે સાંભળ્યું અને શિશુપાળના છાતીમાં ધડાકો થવા લાગ્યો અતિ કામી એ અતિ બીકણ હોય શિશુપાળ બહુ ગભરાયો એવો મૂર્ખો કે બાયલા જેવો રડવા જ લાગ્યો ત્યારે જરાસંદ એને પૂછે છે તું કેમ રડે છે કે પેલો આવ્યો છે ને એને નાનપણથી ચોરી કરવાની ટેવ પડી છે અને કદાચ મારા વહુને લઈ જાય તો બધું હું મરી જવાનું છું રડવા લાગ્યો જરાસંદયને સમજાવે છે તું શું કરવા ગભરાય છે અમે અહીંયાથી લાડવા ખાવા આવ્યા છીએ અમને ઘરમાં કંઈ ખાવાનું મળતું નથી અરે તારું અપમાન એ અમારું અપમાન છે અમે તારા માટે લડીશું મેં શ્રી કૃષ્ણને એક વાર હરાવ્યો છે પ્રભુએ સત્તર વાર હરાવ્યો છે તે બોલતો નથી મેં એક વાર હરાવ્યો છે અમે બધા ભેગા થઈને લડીશું રાજકન્યા તને જ મળવાની બધા એને સમજાવે છે પણ એની ડાવી આંખ ને ડાવો ખભો બહુ ફરકે તે જરાસંદને કહે કે પુરુષની ડાવી આંખ ને ડાવો ખભો ફરકે અપશુકન ગણાય ને અરે શુકન અપશુકન નો તું વિચાર કરીશ ને રાજકન્યા તને જ મળવાની રૂકમણીજીનો મોટો ભાઈ રૂકમી ત્યાં આવ્યો છે અને સમજાવે છે તમે ચિંતા ન કરો મેં એવી વ્યવસ્થા રાખી છે રાજકન્યા પાસે કોઈ ચકલી પણ જઈ શકે નહીં રાજમહેલથી અંબાજીના મંદિર સુધી બે બાજુમાં નંગી તલવાર હાથમાં લઈને સિપાહીઓ પહેરો ભરે બેન સાથે એની સોળ સખીઓ રહેવાની છે અને મારા બાર મોટા મોટા પહેલવાનો ઘેરો કરીને ચાલે છે રાજકન્યા પાસે કોઈ જઈ શકે નહીં કદાચ એ જાય એને ગડબડ કરે ને મેં એક અક્ષોહિણી સેના તૈયાર રાખી બધા એને સમજાવે છે શિશુપાળને થોડું ઠીક લાગે છે પણ ગભરાયો છે મેં ગણપતિ બાપાની પૂજા બરાબર કરી નથી પાછળથી લાપણ આવે તે શાકામ હવે ગભરાયો છે આ બાજુ સોળ સખીઓ શ્રી રૂકમણીજીને સોનાના પાટલે પધરાવીને માંગલિક સ્નાન કરાવે સુંદર શૃંગાર કર્યો છે ઘરમાં તુલસીજીની અને બાલકૃષ્ણલાલની સેવા કરી છે બાલકૃષ્ણલાલ સાથે તુલસીજીની પરિક્રમા કરી છે માતા પિતાને વંદન કરે છે માતા પિતાએ આશીર્વાદ આપ્યા પિતાનું હૃદય ભરાયું મારી દીકરી બહુ ભાગશાળી છે લક્ષ્મી જેવી છે આ જેના ઘેર જશે એને બહુ સુખી કરશે એવો એનો યોગ છે આ કન્યાના પગલા થયા ને ત્યારથી હું સુખી થયો મારી બહુ ઈચ્છા હતી ઘરમાં રહેતો સારું પણ આ તો પારકું જ છે બેટા હવે તારું લગ્ન થવાનું છે અંબાજીની પૂજા કરવા તું ચાલતી જાય છે તે ઠીક છે પણ પૂજા થયા પછી ચાલવાની શી જરૂર મારી સોનાની પાલખી મોકલું પૂજા થયા પછી પાલખીમાં બેસીને તું ઘેર પિતાજીએ આજ્ઞા કરી છે પિતાનું હૃદય ભરાયું રૂકમણીજી પધારે છે આઠ સખીઓ જમણી બાજુમાં છે આઠ સખીઓ ડાબી બાજુ સખીઓ મંગલ ગીત ગાય છે ધીરે ધીરે પધારે છે અનેક દેશના રાજાઓ ત્યાં ભેગા થયા સાંભળ્યું છે કે આવી સુંદર કન્યા જગતમાં નથી અતિ સુંદર છે તે રાજાઓ તાકી તાકીને જુએ છે કોઈને બરાબર દર્શન થયા નહીં બે બાજુમાં સિપાહીઓનો ભેરો હતો બાળ પહેલવાનો ઘેરી ઘેરો કરીને ચાલતા હતા સખીઓ સાથે છે તે કોઈને દર્શન થયા નહીં રાજાઓએ વિચાર કર્યો કે અંબાજીનું મંદિર પહાડ ઉપર છે તે મંદિરમાં પૂજા કરીને કન્યા ઉપરથી નીચે ઉતરશે ત્યારે બરાબર દેખાશે રૂકમણીજી હાથ પગ ધોઈને મંદિરમાં પ્રવેશ કરે છે ગણપતિ મહારાજની પૂજા કરી અને માતાજીની પૂજા કરી પૂજા થયા પછી તો મારા ચરણમાં માથું મૂક્યું છે માં શ્રી કૃષ્ણ મારા પતિ થાય હું તારી રોજ પૂજા કરીશ રૂકમણીજી અંબાજીના ચરણમાં જ્યાં વંદન કરે છે અંબાજીના ગળામાં પૂજા કરી ત્યારે સુંદર માળા પહેરાવી હતી રૂકમણીજીએ ચરણમાં જ્યાં માથું મૂક્યું અને તે માળા એકદમ ખસી ગઈ રૂકમણીજીના માથે પડે અંબાજી ગાલમાં ધીરે ધીરે હસે છે બહુ પ્રસન્ન દેખાય શુકન બહુ થયા છે રૂકમણીજીને આનંદ થયો છે પછી તો દાન આપ્યું છે રૂકમણીજી બહાર આવે છે ઉપરથી ધીરે ધીરે નીચે ઉતરે છે આ બધા રાજાઓ તાકી તાકીને જોવા લાગ્યા સિપાહીઓ જુએ છે એમના આંખમાં કામ છે અને મનમાં પાપ છે ઓ આ બહુ સુંદર છે રૂકમણીજીને તે ઠીક લાગ્યું નહીં આ મારા બાળકો છે રૂકમણી મહાલક્ષ્મી છે લક્ષ્મીને માતા માનીને વંદન કરો દર્શન કરો તમને નારાયણના ગોદમાં બેસાડશે પણ કોઈ લક્ષ્મીનો પતિ થવા જાય તો લક્ષ્મીને ધક્કો મારે છે ને ખાડામાં ફેંકે છે જીવ એ લક્ષ્મી પુત્ર છે કોઈ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં લક્ષ્મીના પતિ તો નારાયણ છે આ રાજાઓ કામ ભાવથી જુએ છે ને ગમે તેમ બકે છે માતાજીને તે ઠીક લાગ્યું નહીં રૂકમણીજીએ તે સમયે આંખમાંથી થોડું તેજ પ્રગટ કર્યું રૂકમણીજીનું તેજ એક શ્રી કૃષ્ણ જ સહન કરી શકે બીજો કોઈ સહન કરી શકે નહીં સાક્ષાત મહાલક્ષ્મી છે આંખમાંથી તેજ પ્રગટ કર્યું અને તે તેજ રાજાઓને સહન થયું તાકી તાકીને જોતા હતા અતિશય તેજ દેખાય તે સહન થતું નથી ત્યારે જીવ મૂર્છામાં પડે રૂકમણીજી આંખમાંથી તેજ પ્રગટ કર્યું છે અને તે તેજ સહન થયું નહીં બધા જોતા હતા ઓહો બહુ સુંદર છે ઓહો કરતા કરતા ચક્કર આવ્યો તે ધૂળમાં પડે ઘણાને મૂર્છા આવી છે તે સમયે દારૂક સારથીએ ઘોડાઓને ઈશારો કર્યો સિપાહીઓ પણ મૂર્છામાં પડ્યા છે રાજાઓ પડે છે વાયુગતિ વાળા રથના ઘોડાઓ છે તે રથને કુદાવ્યો છે રૂકમણીજીએ જોયું ગરુડ ધ્વજ રથ આવે સાંભળ્યું છે ગરુડજી ધ્વજા લઈને ઉભા રહે છે સોનાનો રથ છે અને રથ આવે છે તે જોયું રૂકમણીજી રથના સન્મુખ દોડવા લાગ્યા છે સખીઓ સમજાવે છે રાજકુમારી પાલખી આ છે પાલખી આ છે કોણ સાંભળે છે કે તમારી પાલખી ક્યાં છે રથના સન્મુખ દોડતા ગયા છે પ્રભુએ હાથ લંબાવ્યો રૂકમણીજીનો હાથ પકડી રથમાં બેસાડી દ્વારિકા દ્વારકાનો રસ્તો પકડ્યો છે આ બધા મૂર્ખાઓ ધૂળમાં પડ્યા પછી ધૂળ ખંખેરવા લાગ્યો મને એકદમ ચક્કર આવી ગયું બીજો કે છે અંધારું દેખાયું માતા મહાલક્ષ્મીને જે લૌકિક ભાવથી કામ ભાવથી જુએ એની જે દુર્દશા થાય તે ઓછી છે લક્ષ્મીના દર્શન માતૃભાવથી કરો જીવ લક્ષ્મી પુત્ર છે લક્ષ્મીને માતા માનીને ઘરમાં રાખશો તો કોઈ દિવસ તમને નારાયણના ગોદમાં બેસાડશે પણ તમે લક્ષ્મીના પતિ થવા જશો તો બહુ પતન થશે જીવ લક્ષ્મી પુત્ર છે જીવને લક્ષ્મીનો ઉપયોગ કરવાનો અધિકાર છે જીવ જયારે લક્ષ્મીનો ઉપભોગ કરવા જાય છે ત્યારે લક્ષ્મી એને ખાડામાં ફેંકે છે બધા ધૂળ ખંખેરે અને પછી એક બોલ્યો કે મેં સાંભળ્યું કે કૃષ્ણ રૂકમણીને લઈ ગયો કે એટલામાં લઈ ગયો કે તમારી રાહ જોઈને અહીંયા ઉભો રહેશે એવા મૂર્ખા હતા કે હમ પડે તો પડે પણ અમારી તંગડી તો ઊંચી આવે ને પેલો જનાસંદ બોલ્યો કે રસ્તો રોકી રાખો રસ્તો રોકી રાખો જે રાજકન્યા શિશુપાલ રાજાને મળવાની હતી ને આ ઉઠાવીને લઈ જાય તો અમારું અપમાન છે અમે બધા ભેગા થઈને લડીશું બધા રાજાઓ લડવા તૈયાર થયા છે આ બાજુ દ્વારકામાં બલરામજીને રાત્રે ખબર પડી છે બે ભાઈઓમાં અતિશય પ્રેમ છે બલરામજી એકલા કોઈ દિવસ ભોજન કરે જ નહીં શ્રી કૃષ્ણ બલરામ સાથે ભોજન કરતા બલરામજી પ્રતીક્ષા કરે છે કે હજુ કેમ આવતા નથી હજુ કેમ આવતા નથી પછી ખબર પડી કે કોઈ બ્રાહ્મણ આવ્યો હતો ને પત્રિકા લઈને આવેલો કોઈને કહ્યું ને ઉતાવળમાં ગયા છે મોટાભાઈના કાને તો આ બધી વાર્તા હતી મારો કન્હૈયો બહુ શરમા તે મને પણ કહ્યું ને એકલો ગયો જ રૂકમણીના માટે તો રાજાઓ યુદ્ધ કરશે મોટા ભાઈને ભોજન ભાવ્યું નહીં રાત્રિના સમયે યાદવ સેના ભેગી કરી છે અને બલરામજીએ પ્રયાણ કર્યું છે બરાબર યુદ્ધનો સમય થયેલો અને બલરામજીએ વિદર્ભ નગરીમાં પગ મૂક્યો બહુ બળવાન છે બલરામજીનું નામ સાંભળે કે રાજાઓ થરથર થરથર કાપે શ્રી અંગ વજ્ર કરતા એ કઠણ છે બલરામજીએ એવો પરાક્રમ કર્યો છે બધી સેના છિન્ન ભિન્ન થઈ લોકો વાતો કરે આ બળરામ છે કે ઉપરથી કાર નીચે ઉતર્યો છે આજે આ પ્રલય કરશે કે શું એનું શ્રીઅંગ વજ્ર કરતા એ કઠણ છે એને કઈ થતું નથી બળરામજીએ એવો પરાક્રમ કર્યો કે બધા નાસી ગયા છે લોકો તો વાતો કરે પેલો શિશુપાળ પરણવાનો હશે તો પરણશે ને તો મુઓ ખાડામાં અમે કે મરવા અહીં આવ્યા આઠ દસ દિવસ લાડવા ખાવા આવ્યા એનું જે થવાનું એ તે થાય બધા નાસી ગયા છે જરાસંધ હિંમત હારી ગયા બલરામ જબરો છે એને કોઈ હરાવી શકે નહીં એકલો કૃષ્ણ હોય ને તો એને હું હરાવી શકું પણ આ બે ભાઈઓ ભેગા થાય પછી એમને કોઈ હરાવી શકે પાછળથી આ જરા બલરામ આવી ગયો તેથી અમારી હાર થઈ શિશુપાલ ને સમજાવ્યો છે રડવા લાગ્યો કે બીજી કોઈ કન્યા સાથે હું તારું નક્કી કરી આપી એને સમજાવ્યો શ્રી કૃષ્ણ બલરામ રસ્તામાં મળ્યા રૂકમણીજીનો મોટો ભાઈ રૂકમી અને તે યુદ્ધ કરવા આવેલો ત્યારે પ્રભુ એને રથના સ્તંભ સાથે બાંધ્યો બલરામજી મહારાજ મહાન વીર છે પણ જેવા વીર છે તેવા જ વ્યવહારમાં બહુ કુશળ શ્રી કૃષ્ણ રૂકમીને બાંધે છે ત્યારે બલરામજી એને છોડે છે શ્રી કૃષ્ણને ઠપકો આપ્યો તમે શું કરો છો ગમે તે હોય પણ આપણો એ સંબંધી થયો છે તમે એને એવી રીતે બાંધો એ યોગ્ય નથી રૂકમીને છુડાવ્યો અને બલરામજી એને સમજાવે છે બલરામજી તો રૂકમી સાથે વેદાંતની વાતો કરે છે ભાગવતમાં એવું વર્ણન છે રૂકમીને કહ્યું છે આ તો સમય બળવાન હોય છે કોઈ વખત જીત થાય કોઈ વખત હાર થાય છે જ્ઞાની પુરુષો તો એવા હોય છે કે હાર થાય ને તો નારાજ થતા નથી અને જીત થાય તો રાજી થતા નથી આ તો સંસાર છે અમારી જીત તમારી જીત આપણે ક્યાં જુદા જ બળરામજીએ રૂકમીને એવો સમજાવ્યો છે એને વસ્ત્રો આભૂષણો આપ્યા છે મોટાભાઈ જલ્દી કોઈના આગળ હાથ જોડે નહીં એ તો સૌથી મોટા છે શું કરવા હાથ જોડે પણ આજે રૂકમણીજીને રાજી કરવા માટે બે હાથ જોડે રૂકમીને કહ્યું છે તમને જ્યારે ફુરસદ મળે ત્યારે તમે દ્વારકા આવો રૂકમણીજી બહુ રાજી થયા છે મારા જેઠનો મારા ભાઈ ઉપર કેવો પ્રેમ એનું સન્માન કર્યું એને દ્વારકામાં આવવાનું આમંત્રણ પ્રેમનું બીજારોપણ બલરામજીએ પહેલા દિવસે જ એવું કર્યું પ્રેમ અને માન માગશો નહીં પ્રેમ બીજાને આપજો માન બીજાને આપજો બલરામજીએ વિચાર કર્યો છે લગ્ન ન થાય ત્યાં સુધી બે ભાઈઓમાં પ્રેમ હોય છે પણ લગ્ન થયા પછી ધીરે ધીરે પ્રેમ ઓછો થાય જે પેલી બે ઘરની આવેલી ને તે અંદર અંદર તોફાન કરે હવે અલગ થવું છે અમે બે ભાઈઓ કોઈ દિવસ જુદા નહીં થઈ રામાયણ ભાગવત ભારત આ ત્રણેય ગ્રંથનો આદર્શ છે એક કુટુંબ પદ્ધતિ પાંડવો પાંચ છે પણ ઘર એક છે રામજી ચાર ભાઈઓ છે ઘર એક છે શ્રી કૃષ્ણ બલરામ બે ભાઈઓ છે અમારે અલગ થવું નથી લગ્ન થયા પછી બે ભાઈઓને એક ઘરમાં રહેવું હોય તો ભાઈ કરતા પણ ભાભીમાં સ્નેહ વધારે બતાવે અને એના પિયરના લોકો આવે ને ત્યારે ઉદારતાથી સન્માન કરે તો પછી ઘરમાં કોઈ દિવસ તોફાન કરશે નહીં દાઉજી મહારાજ વ્યવહારમાં બહુ કુશળ અહીંજી બહુ રાજી થયા શ્રી કૃષ્ણ બલરામ રૂકમણીજી સાથે દ્વારકામાં પધાર્યા ભાગવતમાં વર્ણન નથી અન્ય ગ્રંથોમાં વર્ણન આવે છે પ્રભુએ કહ્યું છે ઉદ્ધવ મારી મા તો યશોદા છે યશોદા માના ગોદમાં હું રમતો હતો યશોદા માએ મને મોટો કર્યો ઉદ્ધવ મારી મા યશોદા દ્વારકામાં ન આવે તો મારે લગ્ન કરવું જ નથી ઉદ્ધવ તું ગોકુળમાં પત્ર લખ ઉદ્ધવજીએ નંદ બાબાને પત્ર લખ્યો છે અને તે પત્રમાં લખ્યું છે અતિ સુંદર રાજકન્યા રૂકમણીજી સાથે શ્રી કૃષ્ણનું લગ્ન નક્કી થયું પણ પ્રભુએ ખાસ લખાવ્યું છે મારી માં યશોદા દ્વારકામાં ન આવે તો યશોદાજીનો લાડીલો કનૈયો કુંવારો રહેશે હું લગ્ન નહીં કરું મારી માં આવે તો જ લગ્ન કરું દ્વારકાથી પત્ર ગોકુળમાં ગયો આ બાજુ શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને ગયા પછી નંદ યશોદા અનાજ લેતા નથી એમને દિવસમાં ભૂખ લાગતી નથી રાત્રે હું નિદ્રા આવતી નથી સારાની વાતો કરે નાની વાતો કરતા આંખમાં આંસુ આવી જાય ને તો શાંતિ મળે યશોદામાં તો પાગલ જેવા થયા છે માને કોઈ કોઈ વખત એવો ભાસ થાય મારો બાલકૃષ્ણ પાયણામાં સૂતેલો કે નંદ યશોદા આખી રાત પાયણું ઝુલાવે પાયણામાં બાલકૃષ્ણ દેખાય સૂર્ય ઉદય થયો હજુ કેમ જાગતો નથી યશોદામાં લાલાને જગાડવા જાય તો પાયણું ખાલી છે આખી રાત મને દેખાયો એ દેખાય છે પણ હાથમાં આવતો નથી યશોદામાં કોઈ વખત બહુ વ્યાકુળ થાય ત્યારે નંદ બાબાને ઠપકો આપે તમે મારા લાલાને ગાયોના પાછળ કેમ મોકલતા મને કહેતો હતો આખો દિવસ તડકામાં ગાયોના પાછળ રખડે આ ગોવાળું મને કહે છે તું નાચ તને નાચતા બહુ સારું આવડે છે તે બધા બેસી રે એવું ભોળો એને થોડું કોઈ માખણ આપે કે નાચવા લાગે લોકો એને બહુ નચાયો બહુ ખુશમાં હતો ત્યારે એને બહુ સહન કરવું પડ્યું અને તેથી અમને ભૂલી ગયો અને રાજા થયો છે મને સાંભળીને આનંદ થાય મારો કનૈયો રાજા થયો એ મારા ઘરનો રાજા હતો એ મારા ઘરનો દીવો એને એને બધું અંધારું અહીંયા તું ત્યારે બહુ પ્રેમ કરતો હતો પણ રાજા થયો પછી મને કેમ ભૂલી ગયો ના ભૂલે એવો નથી ત્યાં જઈને કોઈ લાલાને ખબર આપે કે તારી માં બહુ રડે છે તો એ દોડતો દોડતો આવશે એ મારા લાલાને સહન થતું નહોતું દ્વારકા તો બહુ દૂર છે ત્યાં જઈને કોઈ લાલાને ખબર અહીંયા તો ત્યારે બહુ પ્રેમ કરતો હતો હવે બહુ નિષ્ઠુર ગયો મને લાગે છે કે કોઈ સ્ત્રીએ લાલા ઉપર કઈ જાદુ કરી નાખ્યો મને ભૂલી ગયો લાલા ભૂલે એવું નથી એ બહુ પ્રેમ કરે લાલાને અહીંયા બહુ સહન કરવું પડ્યું અને તેથી હવે આવતો નથી નંદ બાબા યશોદાજીને કહે કે તું મને ઠપકો આપે છે પણ અહીંયા તો ત્યારે ગાયો બહુ વાલી લાગતી હતી હું લાલાને રોજ કહું કે ઘણા લોકો રોજે ગાયોને લઈ જશે પણ માને જ નહીં મને કે મને ગાયો બહુ વાલી લાગે છે મને ઘરમાં ગમતું નથી મને ગાયોના પાછળ તમે જવા દો મને જરાય ત્રાસ નથી મને બહુ આનંદ આવે અહીંયા હતો ત્યારે એને ગાયો બહુ વાલી લાગતી કનૈયો ઘરમાં હતો ત્યારે મારા ઘરની ગાયો હાથણ જેવી રુષ્ટ પુષ્ટ અને ગાયો ખરખાતી નથી પાણી પીતી નથી ગાયોના હડકાઓ દેખાય હવે તો હું ગૌશાળામાં જતો જ નથી ગાયોની દુર્દશા મારાથી જોવાતી નથી આ ગાયો મોઢા ઊંચા કરીને મથુરાના માર્ગને મીટ માંડીને જયારે વાપરે છે મને બહુ ગભરામણ થાય જરાની ગંગી ગાય તો ઘરમાં આવતી નથી એ તો વૃંદાવનમાં ફરે છે બહુ દુર્બળ થઈ કોઈના મુખાથી કૃષ્ણ શબ્દ નીકળે સુરજરી દોડતી દોડતી જાય કૃષ્ણ ક્યાં છે એ ક્યારે આવશે કનૈયો મારા માટે નહીં પણ ગાયોના માટે આવે તો સારું હું કઈ લાલાનો પિતા નથી હું લાલાનો દાસ છું મારામાં પ્રેમ ક્યાં છે દશરથ મહારાજ નો પ્રેમ સાચો હતો રામ વનમાં ગયા પછી એ જીવી શક્યા નહીં મારામાં એવો ક્યાં પ્રેમ ઘણો બહુ પ્રેમ કરતો હતો હજુ મારો પ્રાણ જતો નથી હવે મારે શું દુઃખ ભોગવવાનું નદી બહુ વ્યાકુળ થાય ત્યારે યશોદાજીને ઠપકો આપે મને એમ લાગે છે લાલાને તે ખાયણી સાથે બાંધ્યો તે દિવસથી જ રિસાયો હતો તે લાલાને કેમ બાંધ્યો હવે તો રડે છે પણ તને યોગ્ય હતો ત્યારે તારો અભિમાન બહુ વધી ગયો મેં લાલાને બાંધ્યું તેથી એ સાહેબ યશોદામાં વ્યાકુળ થઈને ના પણ આવશે આવશે નંદ યશોદા આંગણામાં બેઠા છે લાલાની વાતો કરતા હતા આજે પત્ર આવ્યો પત્રમાં લખ્યું છે અતિ સુંદર રાજકન્યા રૂકમિણીજી સાથે લગ્ન નક્કી થયું પ્રભુએ ખાસ લખાયું છે મારી માં યશોદા દ્વારકામાં ના આવે તો હું લગ્ન નહીં કરું યશોદા માએ તે સાંભળ્યું છે મને આનંદ થયો એ મને ક્યાં યાદ કરે મને ભૂલાવે એ ભૂલે એવો નથી એ તો બહુ પ્રેમ કરે અમને ક્યાં ભૂલાવે નંદવા એવો વિચાર કર્યો છે દ્વારકા તો બહુ દૂર છે અમે કઈ ભણેલા નથી અમે છોડીને કોઈ ઠેકાણે જતા નથી કનૈયો અહીં આવે તો પછી લાલા સાથે હું ત્યાં જઉં હું એકલો ત્યાં કેવી રીતે જઉં અમે કઈ જાણતા નથી નંદ બાબાએ પત્રનો જવાબ લખ્યો હતો લગ્નનો સમય થયો હતો અને ગોકુળમાંથી પત્રનો જવાબ આવ્યો નહીં નંદ યશોદાએ નિશ્ચય કર્યો છે કે કનૈયો આવે તો લાલા સાથે જઈશું અને ન આવે તો જે દિવસે લગ્ન છે તે દિવસે આખું ગામ જમાડીશ હું બધાને વંદન કરીને માગીશ કે મને કોઈ આશીર્વાદ આપશો નહીં શ્રી કૃષ્ણ રૂકમણી આનંદ મારે એ ભલે ના આનંદ મારે શ્રી કૃષ્ણ પ્રતીક્ષા કરે છે પત્રનો જવાબ આવ્યો નહીં પ્રભુએ બલરામજીને કહ્યું છે મોટા ચાલો આપણે ગોકુળમાં જઈશું સાંભળ્યું છે યશોદામાં બહુ દુર્વત થયા આંગણામાં બેસીને રડે છે એ તમારી રાહ જોવે શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે દ્વારકાથી રથ નીકળ્યો છે આજે યશોદા માને બહુ સુકન થયા મા એ સ્વપ્નમાં જોયું છે મારા આગળ ઉત્સવ થઈ રહ્યો છે મહાત્માનો વેદ મંત્રો બોલે છે અને મારા બાલકૃષ્ણ આશીર્વાદ આપે યશોદામાં જાગ્યા છે મારા આંગણે ઉત્સવ ક્યાં કનૈયો હતો ત્યારે રોજ નવા નવા ઉત્સવ કરે એ ગયો તે દિવસથી કોઈ ઉત્સવ થયો જ આખો દિવસ એને યાદ કરું ને તેથી સ્વપ્ન એ દેખાય આજે શું થવાનું છે આજે શુકન બહુ થાય યશોદામાના આંગણામાં એક કાગડો આવ્યો કહો કહો અભિમાન મરી ગયો ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે અભિમાન મરે છે યશોદામા તો તે કાગડા ને નમસ્કાર કર્યો તું કાવ કાવ કેમ બોલે મારો કનૈયો હોવાનો ના ના આજે થોડી શાનું આવી મેં સાંભળ્યું છે કે લગ્નની બહુ તૈયારીઓ છે બે ત્રણ મહિના પછી આવશે આજે નહીં આવે કાગડું કાવ કાવ બોલે તું કાવ કાવ કેમ બોલે તને કનૈયો આજે આવશે ને તો હું તારી ચાર સોનામાં મળાવી હું તારી પૂજા કરી એ ક્યારે આવશે અને જો એને મારા કાનમાં કહ્યું છે કે હું આવીશ હજુ કેમ આવતું મને પણ આવશે આવશે બે મહિના પછી પણ આવશે અને હવે એકલું નહીં આવી હવે બે જણ આવશે મને વંદન હું લાલાની માં છું મને મરવું નથી મને લાલાને જોવો છે અહીંયા હતો ત્યારે લાલાને મેં બરાબર જોયો પણ નથી પાગલ જેવી દશા કાગડાને વંદન કરે છે મનાવે છે હું તારી પૂજા કરું શ્રી કૃષ્ણ બલરામનો રથ નીકળ્યો છે મથુરાથી આગળ વૃંદાવન પાસે રથ આવ્યો રોજ નો નિયમ હતો જે માર્ગે લાલાનો રથ ગયો એ રસ્તામાં બેસીને લાલાની પ્રતીક્ષા કરે જયારે આવશે ને ત્યારે આ રસ્તે આવવાનો છે કેટલાક ભોળા વ્રજવાસીઓ ચાર પાંચ વર્ષના બાળકમાં શ્રી કૃષ્ણની ભાવના કરે આ જમાનો કલૈયો તે બાળકને લાલાનો બધો શૃંગાર કરે તે ભારતમાં બાલકૃષ્ણના દર્શન કરી શ્રી કૃષ્ણ લીલાનું અનુકરણ કેટલાક વ્રજવાસીઓ મૂર્છામાં પડ્યા છે કૃષ્ણ કૃષ્ણ બોલે મારે મરવું નથી કનૈયો આવવાનો છે હું મરી જઉં ને તો મારા લાલાને બહુ દુઃખ થશે એને દુઃખ ન થાય માટે અમે દુઃખ સહન કરીને પણ જીવી કેટલાક વ્રજવાસીઓ મૂર્છામાં પડ્યા છે શ્રી કૃષ્ણ બલરામનો રથ ત્યાં રસ્તામાં વ્રજવાસીઓને જોતા રથમાંથી નીચે ઉતરે મારા વિયોગમાં વ્રજવાસીઓની આ દશા થઈ વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને ઓળખી શક્યા નહીં આ કોઈ મોટો રાજા આવ્યો છે કેટલા ગભરાયા છે તમે કોણ છો કે મને ઓળખતા તમે જો ક્યારે આવશે તમે અમને બતાવો મને ઓળખતા નથી તે સમયે વૃંદાદેવી ત્યાં મળ્યા અને વૃંદાદેવીએ કહ્યું છે તમે રાજા જ રાજ થયા છો વ્રજવાસીઓને તમારું આ રાજસી ઐશ્વર્ય બહુ ગમશે નહીં વ્રજવાસીઓને આનંદ આપવા માટે આવ્યા છો વ્રજનો સાદો શૃંગાર કરો તે સોનાનો મુગટ ઉતાર્યો છે તારી કામળી ઓડાવી ગુંજા માળા પહેરાવી મારું ખીચુનું મુગટ માથે વૃંદા દેવી હાથમાં વાસળી આપી છે તમે વાસળી વગાડો લાલા એ વાસળી વગાડી એવો મધુર ધ્વનિ થયો છે મૂર્છામાંથી એકદમ જાગે મરદામાં જેમ પ્રાણ નો સંચાર થાય તાની વાસળી સંભળાય આવ્યો આવ્યો તે વાસળીઓ એવું બોલ્યા છે આવ્યો રે આવ્યો ચારે બાજુ દોડે છે વ્રજમાં આવ્યો રે ગામ થઈ દોડતા ગયા છે લાલાને જોતા આનંદ થયો કોઈ લાલાની કામળી ખેંચે છે કોઈ પીતાંબર ખેંચે છે કોઈ લાલાનો હાથ પકડે છે લાલા તું આવ્યો લાલાએ કહ્યું મને દ્વારકાનું ઐશ્વર્ય ગમ્યું નહીં તમારા વિના મને ગમતું નથી હું તમારા માટે દોડતો આવ્યો લાલા તું આ શું બોલે છે અમને તો રાત્રે ઊંઘ આવતી નથી ચાલો અમે કોઈ દિવસ હવે માખણ ખાતા જ નથી માખણમાં હવે મીઠાશ રહી જ નથી તારો વિરામને જરાય ગમતો નથી વ્રજવાસીઓને પ્રેમથી મળ્યા છો શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલ બાલ મિત્રો સાથે ઘેર આંગણામાં જા ચરણ પધરાવે છે નાનાએ દૂરથી જોયું કે મારી માં બહુ દુર્બળ થઈ અને મારી માં કાગડા ને નમસ્કાર કરે ગંધવાવા ત્યાં આંગણામાં મૂર્છામાં પડ્યા એક દાસીએ કાનમાં કહ્યું છે વાવા વાવા આંખ ઉગાડો તમારો કનૈયો આવ્યો કનૈયો આવ્યો આ શબ્દ કાનમાં એકદમ ઉભા થયા બે જણ દોડતા ગયા છે શ્રી કૃષ્ણ બલરામ નંદ યશોદાના ચરણમાં વંદન મારે જોતા આંખમાં આંસુ આવે મારા વિયોગમાં માની આદશા થઈ મારું બાળ વંદન કરે છે અને કહ્યું છે માં અહીંથી ગયા પછી એવું ફસાયો મને આવતા બહુ વિલંબ થયો મારો ક્ષમા યશોડા માનો પ્રેમ એવો પરમાત્મા ક્ષમા માટે લાલાને છાતી સાથે ચાલે યશોદા મારે આનંદ થયો લાલાના માથે હાથ ફેરવે છે યશોદા માનો બાલકૃષ્ણ હવે મોટો થયો વિસર્જન મોટો થયો કેવો દેખાય મારા લાલાને પાછળ બેસાડ્યું અને લાલાની ગજર ઉતારી અને કોઈની ગજર ન લાગી આજે ગોકુળમાં ઉત્સવ થઈ રહ્યો ગોવીઓ ગોપીઓ ગોવાળો દોડે છે શ્રી કૃષ્ણ બલરામના દર્શન કરતા અતિ આનંદ થયો યશોદાજીને કહ્યું છે માં તું દ્વારકામાં ના આવે તો મારે લગ્ન કરવું જ નથી મારું તને લેવા આવ્યો છું દ્વારકાની સંપત્તિમાં શ્રી કૃષ્ણ અતિ સાવધાન છે અતિ સંપત્તિમાં જીવ ભાન ભૂલે છે તું ના આવે તો મારે લગ્ન કરવું હવે તમારી બહુ ઈચ્છા છે મારે લાલાનું લગ્ન જોવું છે મારી બહુ ઈચ્છા છે તારા પિતાએ મને એમ કહ્યું કે તને એવું આવે તો જઈશું માં હું તને લેવા જ ગોપીઓને ગોવાળોને નંદ યશોદાને દ્વારકામાં લઈ ગયા દ્વારકા પાસે ગોપી તલાવ છે અને ત્યાં વ્રજવાસીઓનો મુક્કામ હતો એનું સ્મારક એ તળાવને નામ ગોપી તળાવના લગ્ન તો માધવપુરમાં થયું છે માધવપુરમાં માધવરાય અને રૂકમણીજી સાથે વિરાજેલા નારદજીએ મુહૂર્ત આપ્યું છે માઘ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ મહાદેવો ઋષિઓ આવ્યા છે મોટો વરઘોડો નીકળ્યો છે આજે કામદેવને ઘોડો બનાવ્યો છે કામના છાતી ઉપર બેઠા જીવ લગ્ન કરવા જાય છે ત્યારે એના છાતી ઉપર કામ ચડી બેસે છે શ્રી કૃષ્ણ લગ્ન કરવા ગયા ત્યારે કામના છાતી ઉપર બેઠા છે શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે શ્રી કૃષ્ણ રૂકમણીના લગ્નમાં જે લોકો આવ્યા હતા લગ્ન મહોત્સવમાં આવેલા બધાને પ્રભુએ નિષ્કામ બનાવી દીધા જે લગ્ન મહોત્સવમાં દર્શન કરવા માટે આવ્યા છે તે આવેલા બધા જીવો નિષ્કામ બન્યા છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી તે શું આશ્ચર્ય છે શ્રી કૃષ્ણ લગ્ન મહોત્સવમાં જે આવે છે એ બધા જ નિષ્કામ થયા બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે વેદ ધ્વનિ વાદ્ય ધ્વનિ તે વાજા વગાડતા હતા તે વાજામાંથી પણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ Come on now. વાગ્યા હાલો ચલો વરદાનાથ કી જય ગિરિરાજ ધરણ કી જય દ્વારિકાધીશ કી જય કૃષ્ણ સદગુરુ <coughs> नमः पार्वतीपतये السعير વાસુદેવાય શ્રી શુકવાચ કામસ્તુ વાસુદેવાંશઃ प्रागरुद्रमन्युना देहोपपत्तये भूयः तमेव प्रत्यपद्यत No.